વીતરાગોની ઝીણી વાત અત્યારે તો દીક્ષાએ નથી રહી ને મહાવ્રતે રહ્યા નથી અરે અણુવ્રતે રહ્યા નથી એને બદલે બધું કલ્ચર્ડ પેઠું ને સાચું ગયું વ્રત કોને કહેવાય વર્તે તેને વ્રત કહેવાય એમાં કોઈ વસ્તુ યાદ જ ના આવે શું છોડવું છે ને શું છૂટ્યું છે તે યાદ જ ના રહે આ છોડ્યું ને તે છોડ્યું એ યાદ રહ્યું તો તેનાથી તો જોખમ આવે ક્યાં ભગવાન મહાવીરનું એક વાક્ય તે સમજ્યા નહીં છેવટે મું પત્તી બાંધી એકડા પછી બગડો હોય તો તે બરાબર છે એમ આપણે કહીએ પણ આ મું પત્તી તો છેલ્લી દશામાં માણસ વિચરતો હોય તો હાથમાં એક કપડું રાખવાનું કે જ્યાં બહુ જીવ ઉડતા હોય તો મોઢા પાસે કપડું ઢાંકવાનું એ કપડું રાખવાનું તે જીવને બચાવવા માટે નહીં કારણ કે કોઈ જીવ બીજા જીવને બચાવી શકે જ નહીં પણ આ તો જીવડા મોઢામાં કે નાકમાં પેસી ના જાય ને પ્રકૃતિને નુકસાન ના કરે એટલા માટે મૂંપત્તી રાખવાની આ મૂંપત્તી એ તો છેલ્લું કારણ છે એની આગળ કેવળ જ્ઞાનના અને એવા બધા બીજા ઘણા કારણ સેવવા જોઈએ આ તો છેલ્લું કારણ પહેલું સેવવામાં આવે તો શા કામનું સ્થાનકવાસી છે અને હું પત્તી રાખું છું એ તો વિરોધાભાસ કહેવાય મહાવીરના ચાળા પાડ્યા કહેવાય તમે શુદ્ધાત્મા થયા છો અને મું પત્તી રાખો તો વાત બરાબર છે છતાં એ પિસ્તાળીસ પછી સીધું નવ્વાણુંની વાત છે અને આ હું સ્થાનકવાસી છું એમ કહેવું એ તો આઠ પછીના નવ્વાણુંની વાત છે અઠ્ઠાણું પછી નવ્વાણુંની વાત હોય તો તે બરાબર છે આ સ્થાનકવાસી તો જ્ઞાન જાણવાની ભારે ઈચ્છાવાળા જિજ્ઞાસાવાળા અને કોઈ કામ કરવાની ધગશવાળા હોય છે આ તો ભયંકર ભૂલો થઈ રહી છે ને કહેશે મહાવીરનો ધર્મ પાળીએ છીએ આ તો મહાવીરને વગોવે છે આપણા ફાધર વગોવાય એવું કાર્ય કરાય કોઈ ના કરે આ તો ભગવાનને વગોવે છે એક ક્ષણ વાર પણ ગાફેલ રહેવું ના જોઈએ ગાડીમાં ગાફેલ નથી રહેતો ને જ્યાં અનંત અવતારની ભટકામણ છે ત્યાં ગાફેલ રહે છે ભગવાને કહ્યું હે જીવો બૂઝો બૂઝો સમ્યક પ્રકારે બૂઝો ભગવાનની કહેલી વાતોની વિરોધી વાતોથી મુક્ત થાય તો જ મોક્ષ છે